વિતરાગ ધર્મ વિતરાગ ધર્મ એટલે શું વિતરાગ ધર્મ કોને કહેવાય જ્યાં નિર્વિવાદિતા છે ત્યાં વિતરાગ ધર્મ છે વિતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય પ્રતિવાદ પણ ના હોય આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે પણ વિવાદ કોઈએ કર્યો નથી અત્યાર સુધીમાં કારણ કે સ્યાદવાદ વાણીમાં વિવાદ છો મુસ્લિમ પણ કબૂલ કરે યુરોપિયન પણ કબૂલ કરે બધાને કબૂલ કરે છૂટકો ને તે ના કબૂલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઈ છે જાણી જોઈને કરો છો આ તમે અને એ તો કરે જ માણસમાં અહંકાર હોય ને આડાઈ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને હવે વિતરાગ ધર્મનો ઉદ્ધાર થવા બેઠો છે વિતરાગ તો પોતે વિતરાગ હતા પણ એમના માર્ગનો ઉદ્ધાર થાય ને બહુ દાણા ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે સાચો હીરો એક દાણો બહાર નીકળ્યા વગર રહે છે કાંઈ કૃષ્ણ ભગવાને પણ કહ્યું વિતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે મોક્ષ માર્ગ છે કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે